સુદર્શન ચક્ર કૃષ્ણનું સુદર્શન ચક્ર એ શું હતું એ તો નેમીનાથ ભગવાને તેમને સમ્યક દર્શન આપેલું તે સુદર્શન એટલે સમ્યક દર્શન તેના લોકોએ ચક્રો ચીતરી માર્યા તે લોકો એવું સમજ્યા કે ચક્ર લોકોને કાપી નાખે છે એક મહારાજે મને પૂછ્યું કે મેં સાંભળ્યું છે કે તમે એક કલાકમાં દિવ્ય ચક્ષુ આપો છો તે કેવડા હોય મેં કહ્યું ગાળાના પૈડા જેવડા હવે આમને તે શું કહેવું કૃષ્ણ ભગવાને અર્જુનને ગીતાનો ઉપદેશ આપતી વખતે જે દિવ્ય ચક્ષુ પાંચ મિનિટ માટે આપ્યા હતા તે જ દિવ્ય ચક્ષુ અમે તમને કલાકમાં જ પર્મનન્ટ આપીએ છીએ એનાથી આત્મવત સર્વભૂતેશુ તમને દેખાય જ્ઞાની પુરુષ તમારા અનંતકાળના પાપોનો ગોટો વાળીને ભસ્મીભૂત કરી આપે એમ કૃષ્ણ ભગવાને કહ્યું છે એકલા પાપો બાળી આપે એટલું નહીં પણ જોડે જોડે તેમને દિવ્યચક્ષુ આપે અને સ્વરૂપનું લક્ષ્ય બેસાડી આપે એ અક્રમ માર્ગના જ્ઞાની પુરુષ ન ભૂતો ન ભવિષ્યતી એવા પ્રગટ છે એ છે ત્યાં સુધી કામ કાઢી લો